એ આવો આવો મારા વાલકુડા એવા ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ સાંભળો સાંભળો આજે તો વલસાડમાં બેઠા બેઠા મહેન્દ્ર વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ ઇન્દ્રજીત પણ છે આવો આવો મહેન્દ્રભાઈ ઇન્દ્રજીતભાઈ તમે તો દરરોજ વાર્તા સાંભળો છો ને ભાઈ સાંભળો સાંભળો ભટુરિયાઓ ધ્યાનથી સાંભળજો હો આજે હું તમને બધાને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે ખેડૂતની વાર્તા <laughs> કોઈ એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તે ખેતીનું કામ કરતો હતો છતાં તેને જાજી સફળતા મળતી નહોતી હો એકવાર એ ખેડૂત તાપથી કંટાળીને એક ઝાડના છાંયડામાં સૂઈ ગયો સૂતા સૂતા તેણે થોડેક દૂર ભયંકર ફેણ ચડાવેલો એક સાફ જોયો મોટી ફેણ ચડાવેલી સાપે તો ખેડૂતે વિચાર્યું કે જરૂર આ મારા ખેતરના દેવ લાગે છે ખેતરના ભગવાન લાગે છે મેં કદી એમની પૂજા કરી નથી કદાચ એટલે જ મારી ખેતીમાં બરકત આવતી નથી હું બહુ સારો ખેડૂત નથી બની શકતો ને મને સફળતા એટલે જ નથી મળતી આજે હું જરૂર આ ખેતરપાળ દાદાની પૂજા કરીશ આવો નિશ્ચય કરી ને ક્યાંકથી એ તો દૂધ લઈ આવ્યો અને દૂધ લાવીને એક માટીના વાસણમાં રેડીને સાપની નજીક જઈને એણે કહ્યું ક્ષેત્રપાળજી ક્ષેત્રપાળજી મને માફ કરજો મને શી ખબર કે આપ અહીં રહો છો એટલે આજ દિન સુધી નથી તો મેં તમારી પૂજા કરી કે નથી તો તમને કશું નૈવેદ્ય ધરાયું તમને કશી ભેટ પણ નથી આપી આમ કહીને દૂધ ભરેલું પાત્ર દૂધ ભરેલું વાસણ એ સાપના દરની પાસે મૂકીને ખેડૂત તો એને ઘેર ચાલ્યો ગયો તેણે આખી રાત વિચારોમાં પસાર કરી ખેડૂતે અને બીજા દિવસે વહેલો ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરીને પોતાના ખેતરે પહોંચ્યો અને એને તો ભાઈ જેવો ખેતરે પહોંચ્યો કે મોટું પરમ આશ્ચર્ય થયું હો અને એણે જોયું કે તેણે માટીના વાસણમાં એક સુવર્ણ મોહર પડેલી જોઈ સોનાની મોહર પડી હતી માટીના વાસણમાં પછી તો રોજે રોજ તે એકલો ખેતરે જઈને પેલા સાપને દૂધ પીવડાવવા લાગ્યો દૂધ ધરાવવા લાગ્યો વાસણમાં મૂકીને અને એક એક એક સોના મોહર મેળવવા લાગ્યો હવે એક દિવસ આ ખેડૂતને કોઈ કામ માટે બહાર ગામ જવાનું થયું ભાઈ હવે શું કરવું એટલે એણે તેના દીકરાને સાપ દેવતાને દૂધ ધરાવવાનું કામ સોંપ્યું પોતાના દીકરાને કહ્યું કે હું બહાર ગામ જાઉં છું તું ખેતરે જઈને આ સાપને વાસણમાં દૂધ ધરાવજે એટલે એ આપણને સોના મોહર આપશે ખેડૂતનો દીકરો તો બાપના કહ્યા પ્રમાણે સાપના દર પાસે માટીના વાસણમાં દૂધ મૂકીને ઘેર પાછો ફર્યો બીજા દિવસે વહેલી સવારે ખેતરમાં જઈને દીકરાએ જોયું તો માટીના વાસણમાં એક સોના મોહર સાચમ સાચ પડેલી ભાઈ એટલે એણે તો સોના મોહર ઉઠાવી લીધી પણ પછી આ ખેડૂતના દીકરાના મનમાં વિચાર આવ્યો કે નક્કી સાપનું દર સોના મહોરોથી ભરેલું હશે સાપના દરમાં એક નહીં અનેક સોના મહોર હશે તો આ સાપને મારીને શા માટે બધી સોના મહોરો એક સામટી કાઢી લેવામાં ન આવે ભાઈ આ એક એક લેવી એના કરતા એક સાથે લઈ લઉં તો કેવું આમ વિચારીને બીજા દિવસે દૂધ ધરાવવાના સમયે ખેડૂતના દીકરાએ લાકડીનો જોરદાર પ્રહાર સાપના માથા પર કર્યો પણ એના પ્રહારથી સાપ મર્યો નહીં ને બચી ગયો પછી તો છનછેડાયેલા સાપે એ ખેડૂતના દીકરાને જોરદાર દંશ દીધો ફૂ કરીને અને સાપનું ઝેર આખા શરીરમાં દીકરાના આખા શરીરમાં પ્રસરી જતા થોડીક વારમાં એ તો મરી ગયો ખેડૂતે આવીને જોયું તો દીકરો તો મરેલો પડ્યો હતો તો ભાઈ આ ખેડૂતના દીકરાને ભારે લાલચ થઈ એને થયું કે એક સાથે બધું લઈ લો એમાં સાપ કરડી ગયો એને તો ભાઈ આવી હતા આ ખેડૂતની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો તમે આ વાર્તા તમારા ભાઈબંધ ને બેનપણીઓને કહેજો પાછા હો ભાઈ ઘરમાં બધાને કહેજો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો